અરે મકાન લઈને ચાલ દેવું બીજા કરવી દીધું કોઈ દખલ You are permanent. Really permanent. બધી પરમાની ચીજો છે પણ એમાં બી આ બધી ચીજો છે બધી બધા. God has not created. Real is God. દાદા રાવજીભાઈ કે છે કે આ બધું જાણીએ છીએ સમજીએ છીએ ટેમ્પરરી છે ઇલેક્ટ્રિક છે તો એ કે છે કે એનાથી સાચું નથી એમ કે બીજા બધે ભણ થયું ભણ થાય છે ભણ થયું છે હું તમને ભણ થયું એ જાય બીજા ને બીજા શાંતિ છે હજાર દિવસ આ થઈ ગઈ છે એવી રીતે નથી એવી રીતે દાદા ને નામ બોલે કે હું બોલેથી પણ બાપુ બજાવી નેગેટિવ રહે ને પોઝિટિવ ચાલે તો પછી છે લખ્યું કોઈ રીતે કોર્ડિનેશન કરવું એકબીજાને જોડે કેવી રીતના એડજસ્ટ કરીને વધારે સારી રીતે સમજી શકાય સમજાવી શકાય એમનું પોતાનું ઓબ્ઝર્વેશન છે કે દાદા જે કહે છે એ આ લોકોની વાત કરે છે તેને મળતી આવે છે સમજાયેલી હોય છે મળતી આવે છે આજે જો સાયન્ટિસ્ટ શોધી શીખો કરે છે ને હા એના મૂળ જે દાદાનો સિદ્ધાંત છે તો એને એ લોકોનું મળતું આવે ત્યારે તો આ આ પૂર્ણ છે પૂરો છે એ પૂરો એટલે એ સિદ્ધાંત પહેલા કરતો ગયો ઉપાર્જન થઈ ગયો બિરોબર લઈ નોર્મલી નોર્મલ જુદી જુદી દુનિયા નાશ કરવાનું ચાલુ થયું પોતે પોતાના નાશ અને લોકોનો નાશ થયો છે એટલે લોકો જેમ સુખી થાય એમના નથી વિરોધી વિજ્ઞાન કઈ કહેવાય લોકો કેમ સુખી થાય એ જ ના પડે લોકો સુખી થાય અને આ- આ બધું સુખ બધી કેમ્પર દુઃખ હોય જ છે શું છે એટલે દુઃખ એ શાંતિ થઈ ગયું થઈ ગયું એ જે બોલે છે શાંતિ એ એમની એના વિશે મારા પ્રોજેક્ટ આ મારી દીકરી ને પ્રોજેક્ટ ગયા તમે વિચાર તો I'm not God. God is very inside. God is a pure soul. આપી છે અને એક બીજા બધા જ ઇન્ડિયા આવી ઇન્ડિયા આખા વિચાર કરવા કેમ ગુજરાત આવે છે આ ઇફેક્ટ છે આ ઇફેક્ટ છે ગમે ત્યાં ગમે ત્યાં વાત લગાવીએ પ્રાણીઓ પર લગાવીએ મનુષ્યો પર ગમે એના લગાવીએ તો કોઝ અને ઇફેક્ટની વાત એકદમ પરફેક્ટ આવે Thank you. ના બરાબર છે રાગ છે કચરા ખાઈ નાખે વડીલ જેટલા કરીને ગયા વડીલ જે તિલક છે ત્યાં ઉધર થતી જાય કામ કરી હજી બોડી છે બે હજાર માસ કરે એ તો દસ જાણવા હોય પાછળથી કાપી ભાવો કાપી વિચારો સમજ્યો ને કાપી વર્તન કરી એ બધા પોઝિટ પણ ઇફેક્ટ નથી ઇફેક્ટ જગે ફરી પોઝિટિવ પોઝિટિવ કલર બંધ થયા અને પોઝિટિવ તો ઇફેક્ટ થઈ ગયો અહંકાર ઊંચા ચાલી ગયું એ પોઝિટિવ એ બધું પોઝિટિવ આવે મેં કર્યું મેં કર્યું કર્યું કરે બસ ઉભું થઈ હવે ઇફેક્ટ મેં થઈ કેમ છે ઉગાઈ ગયું બોલું એ લોકો એ જોઈ જોઈ કે છે ને સમજે કે આપણે કોઈ પણ સાયન્ટિફિક વસ્તુ પર લઈએ તો એનો આપણે સ્ટડી કરીએ તો એ પણ કોઝ અને ઇફેક્ટના બેઝ ઉપર જ બધું થયું છે આખું સાયન્સ એના બેઝ ઉપર છે God is not creator of this world. God, ત્યાં God ક્યાં પહોંચી ગયું? God is in every creature, whether visible or invisible. ભગવાન કેવી જીવી અમે સમજાવી ક્યારે બધામાં અમે પોતાનો વિચાર છે પોતાના તો જાય છે બધાને. આ મોટનો માર્ગ અહીં બેઠા ને તો ત્યાંથી કઈ રીતે હું બેઠા તો હું ત્યાગી ગયો હું સાધુ છે સાધુ પણ હું ના ગયો પણ જાય હું સાધુ હું આચાર્ય હું સાયન્ટિસ્ટ એટલે એક ગણિત માર્ગ છે કેવો છે આખું જગત પડી ગયા તે જો તો પડી ગયો છૂટે એટલે જેના તરીકે એનો અહંકાર ના કર્યો છે પાછો અવતારે અને આ લીટ ના નિકાલ કઈ નથી ગાય આ બોલે દીધી એટલે આપણે કહ્યું નાખી નાખે વિચારીએ તો પછી જો ગાળ ગાળ સુધી લેવલે જવાય જ નહીં આપણે જ્ઞાનના વિચારમાં હોઈએ તો કે આ ગાળની લેવલ સુધી જવાય જ વિચારે છે ભરેલું પણ છોકરો આવે એ ઘરે મારી જાય આપણે બધા જાય છે એને એમાં બે જાય શું અનુકૂળ કરું અનુકૂળ ભૂતવા માંગીએ ને હું યોગ્ય તમે મને બગાડો તમે બીજા હું છોડું નહીં આ કઈ બીજું તો સમજી જવાનું અને આમ કહે કે સાહેબ હું તો આવી બોલું હું કઈ જાણતો છું અને તો તારે પોતાનું પાણી કરવા લેવા આવ્યો છે ના હોય લેવા બધા છોકરાઓ ના થવા અત્યારે બધા લાખો કાઢવા જતો પછી કેવી ધંધો થયું લોકો ત્યાં નથી એમ કહી દે માસ ગોળ મૂડી કરે માસ કરી શકે એટલે અહીંથી જ ગોઠવા કારણ કે ગોઠવાય છે તો એ વાત એટલે હું જાણતો નથી બોલું જ આ જણાવી દઈએ રિયલ આ ચીજ જે ચીજ જોશે આપણે ધીરે ધીરે યકીન પ્રક્રિયા થયા કરે મળે પણ બધે લખી કરતા નથી એમ सूत्र आपका सूत्र आप તમે કહો કે મારું ઊંઘી તો કે સારું નથી પણ અઢી કરતા ઓછું આવ્યું મને જ્યાં સુધી કહેતા ને જ્યાં સુધી મને કહેતા ના આવડે ત્યાં સુધી હું આ જ્ઞાન પામ્યો નથી એવું સમજાય એટલે બોલતા આવડે ત્યાં સુધી સમજ્યા કરતો ગાડી પર કૃપા કરો આગળ દાદા ભગવાન બધું ખોરાક પેદા કરજો આમાં આ કરી આપું જ્ઞાન નથી લાખો વખત હોય છે હવે જોયેલા આ દાદા બધા દાદા બધા યાદ આવે આપણે ગાંડા કોઈ ના હોય તો Thank you. પોલ્યુશન થઈ ગયા એનો ઇફેક્ટ થવાની એટલે અવતાર થઈ ગયો થવાનું બદલે આજે થતો ને એના લોકો સખત ભગવાતું નહીં એનો રેટ બહુ સારો પણ ખરી ગયો લોકો 僕ね、会社5キロ ત્યારે પછી લહેરે કૃષ્ણ બોલ્યા તો સુનીલે બેઠો દાદા લીધું છે ને જ્ઞાન યાદ રહેશે મને જ્ઞાન યાદ રહેશે જ્ઞાન યાદ રહે જ્ઞાન રહેશે એક જ છે જ્ઞાન રહેશે وجدنا પચાસેક વખત દાદા યાદ આવી ગયું હતું કઈ થોડા વખતે બોલાઈ ગયા આગળ શ્રમિક નામનો ચંદ્ર ના આવે કોને કહેવાય આપણે મહાત્મા એક આવું કરતા છે પેલા એક દેશી પૂરા કરે જોશી પૂરા જોશી પૂવાના પૂનમભાઈ ઓળખે છે બધું હા પાડું જાદુગર જાદુગર નથી જાદુગર to you just right in foolishness. And then, you will take પેલા પૂનમભાઈ ની ચમત્કાર તમે કરો મને બધો હા બધો ચમત્કાર ચમત્કાર જોઈ કહ્યું થઈ જાય લઈ લે રાખે આવે છે બધા છે કે તારા છોડી પૈસા ચમત્કાર વાળો એટલે પછી દસ્તી પાડી પછી આપણે છોકરો છોકરો શું કરી બતાવે હું માનતો નહીં that day. ત્રીસ વર્ષની ઉંમરે તમે પેલો નો ધંધો કરતા હતા ને ભાઈની જોડે તો જો તમે ચમત્કાર કરીને બતાવે ને ભૂલકંદોને તો ને ફોન કરતો હતું તો બધા કીધું હું આ જગત different